કે જીવ એ શું છે જીવ એ શું છે તું તેને જેને તું જીવ માનું છું ને ત્યાં જીવ નથી જયારે તું આ જગત માને છે જીવ ત્યાં મારો જીવ છે ત્યાં જીવ નથી જ્યાં છે તે તો હજુ જાણતો નથી એવું આ જગત છે તમે તને સમજાવું બેટરી હોય છે એમાં ત્રણ તેલ નાખી પછી આમ દબાઈએ તો શું થાય અજવાળું આવે નઈ એટલે હવે શું કઈ પાવર છે નહીં અને જયારે જયારે દબાઈએ ત્યારે ના થાય ત્યારે શું કહીએ એવું આપડે જીમ આવે છે ને એ પાવર જે ચેતન છે શું છે પાવર ચેતન અને પછી પાવર ચેતન ખરાશી જાય છે પાવર ઉતરી જાય છે એટલે ભાઈ ઉડ્યા નારિયેળ હાથે ઉતા ઉતા બેટરી રિચાર્જ થાય ખરી બેટરી રિચાર્જ થાય ખરી હા આ બેટરીઓ રિચાર્જ જ થયા કરે રિચાર્જ રિચાર્જ ફરી ચાર એ ચાર થવા પછી ફરી છે ને જ્યાં સુધી ઇગોઇઝમ કરું છું એવું ભાન છે ત્યાં સુધી વ્યક્તિ ચાર થયા કરે જયારે હું કરું છું એ ભાન ઉડી જાય ત્યારે બે થી ચાર સુધી બંધ થઈ જાય હવે ખરેખર છે કશું કરેલું ખરું ખરેખર રિયલિસ્ટિક તમે કશું કરેલું જિંદગીમાં આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને ઠંડા જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય કૃષ્ણ ભગવાન નથી મહાવીર નથી મને નથી તરે નથી પછી આ ફોરેન ના ડાક્ટર અમેરિકા ડાક્ટર ભેગા કર્યા ને અને વાત કરી તો ઊંચા નીચા થવા મળી હા તમને અટેક છે તારે ખબર પડશે કશું ઊંઘવાની શક્તિ છે તારામાં ઊંઘ ના આવે ત્યાં તું ઘણું ઊંઘી જવા ફરું પણ ઊંઘ આવે છે ઊંઘવાની શક્તિ આપણી નો હોય રાતે મૂકવું પડે ના પડે તો આપણી શક્તિ ના સમજાય કઈ શક્તિ તારી એ શક્તિ એ ભગવાન કર્મ ફળ પ્રદાતા ભગવાન છે એ પ્રમાણે જીવે છે પ્રમાણે કર્મ કર્યા હોય તેવા ફળ ભોગવા આવે છે પરમાત્મા એમ કે છે કે જે શક્તિ છે તો કે જીવે જે કર્મો કર્યા હોય છે એનું ફળ ભગવાન ભોગવાવડાવે છે જીવે જે કર્મ કર્યા હોય છે એ ભગવાન એમને ફળ બધા ભોગવાવડાવે છે ભગવાન દલાલી મળતી છે દલાલી દલાલી વગર કોઈ કામ કરેલો છું ભગવાન જગત ના કરતા છે શું કે છે ભગવાન જગત ના કરતા છે ભગવાન જગત ના કરતા છે બિલકુલ કરતા નથી સાચી વાત જાણવું તમારે રાષ્ટ્રિક જાણવું હોય તો એ કરતા નથી અને રિલેટિવ જાણવું હોય જગત ના અપેક્ષા અવિચારી રીતે તો એ કરતા છે શું કહ્યું God is created correct by relative viewpoint, not by real viewpoint. આપ શું આધારે કહો છો કે આ ભગત આ જગત ના કરતા ભગવાન નથી કયા શાસ્ત્ર ને આધારે તો એ કરતા છે તો તમે શું કરો છો કહો મને તમારે કરવાનું કશું રહ્યું જ નહીં પછી જયારે બધું તું જ કલ્યાણ ભાઈ બા તકના આ તો મારા છોકરાનો છોકરો છે એટલે એના છોકરા નહીં છોકરો તારે કેતા નહીં ભગવાન ના છોકરા છોકરો ભગવાને એવું ગોઠવ્યો છે એવો ક્રમ કે એની ઉત્પત્તિ પ્રલય ઉત્પત્તિ વાસ્તવિક તમને પહેલી વખત હોબેલી મોટો પથરો વાગે એવું લાગે શું લાગે કારણ સાયકોલ ઇફેક્ટ થઈ ગયેલી ભગવાન બનાવ નથી ભગવાન બનાવ એવું અનંત થતી હોબળ હોબળ કહેલું ત્યારે છૂટવા માટે આ સાયકોલોજી છૂટવા માટે એટલો જ વખત તમારે પાછું હબળ હબળ કરવું પડે બુદ્ધિ થી વાત સમજાય બોલો છો હવે એમ પૂછે છે કે આપ જે કહો છો કે ભગવાન કરતા નથી એ કયા શાસ્ત્ર ના આધારે બોલો છો શાસ્ત્ર ચોખ્ખું વેદાંત ના આધારે કઉ છું બીજું કઈ નઈ કહેલું છે છે એ વેદાંત માં એવું કહ્યું છે ભગવાન જગત ના કરતા છે એ વેદાંત ના પાડે God is not created of this world મારી વાત ભગવાન કરતા છે કારણ સંપ્રદાય વાળાની જરૂર છે ના કહે તો પછી એ જુદા આવી જાય એટલે જેનો વેદાંત કે ને વેદાંત કઈ ગાડું નથી વેદાંત અને અમે ચાર વેદના ઉપરી કહેવાઈએ તો ચાર વેદ શું બોલે this is not dead this is not dead આત્મા નો કે છે આત્મા અલક્ષ્ય છે અવર્ણનીય છે તો અમે કહીએ ધીસ ઇઝ ડેડ શું કહ્યું હવે આટલું અપીલ થઈ જાય તે કોણ મારી નાખે અફીણ મારી નાખે ભગવાન મારી નાખે અફીણ મારી નાખે અફીણ કર્મ નું ફળ ભગવાન આપે છે અપીલ મારી નાખે અને મારે એનું ફળ ભગવાન આપે છે જે કર્મ કરીએ છીએ તેનું ફળ ભગવાન આપે છે કર્મ આપણે કરવાનું ફળ આપે જોઈએ જ ને ફળ મણિભાઈ મણિભાઈ આ ઘણા ભાઈ પેસી થાય વાર લાગશે પણ પ્રયત્ન કરો મારી જોડે આપણે વાત વાત જોઈ નહીં લાઈવ લાઈવ તમે નિશ્ચય કહે છે કે તું ચોર છે તું બદમાશ છે તો વાવ શું કે છે પડગો પડશે પડગો પડશે જગત પડગો છે ભગવાન લોકો આજકાલ ભગવાન થયા પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આ ભાઈ બેઠા દેખાય છે પણ આપ શાસ્ત્ર માં માનો છો કે નહીં આપ શાસ્ત્ર માં માનો છો કે નહીં શાસ્ત્ર પહેલું માનવું શાસ્ત્ર ના આધાર શાસ્ત્ર તમારું બોલેલું એમ નામ શાસ્ત્ર કે બીજું શાસ્ત્ર અમારું બોલેલું એ શાસ્ત્ર કે બીજું આ ચાર વેદના અમે ઉપરી કરીએ આખા હિન્દુસ્તાનમાં અમને લોક શું કે ચાર વેદના ઉપરી ઉપરી કેમ કરીને કે જે વેદ એમ કે છે ધીસ ઇઝ નોટ ધેટ તેને અમે કહીએ ધીસ ઇઝ ભગવાન વેદ વ્યાસ થઈ ગયા એમણે ચાર વેદ વેદના વિભાગ કર્યા તમારી વાત ખાસી છે પણ તમારી વાત જયારે વિચારક નથી ને જેના માટે વાસ્તવિક વાત નથી એ તો જગત નાનું છોકરો કે છે એમાં નવું શું છે સંતો કે છે અને મુસ્લિમો કે છે અંગ્રેજો કે છે એમાં શું વાત નથી છે એ તો ભ્રાંતિ છે બધી ગોડ ઇઝ ક્રિએટેડ શું કહે મુસ્લિમો કે છે અંગ્રેજો વેદાંત આવું કે આવું બોલતું મારું બોલતું છે આ તો બધા એકાંતિક માર્ગે વૈષ્ણવ ધર્મ શંકરાચાર્ય ફરણાચાર્ય બધા એ પોતાના ભક્તોને માટે એક થિયેટર મૂકવું પડે નહીં તો ભક્તો ભાઈ ભાઈ શેનો રાખે જીવ કરે શું આ જીવ શું કરે પછી આ બધું ભ્રાંતિ હોય તો જીવ શું કરે આપણે બધું કરીએ એનું ફળ આપનાર કોક હોય તો જ આ જગત ચાલે નહીં તો ચાલે કેવી રીતે આપણે જે કઈ કર્મ કરીએ તેનું ફળ આપનારો કોઈ હોય તો જગત ચાલે નહીં તો કેવી રીતે ચાલે આ ટુ એસના ભેગા થાય ને અને સંજોગ ભેગા થાય પાણી થઈ વરાદ વરસે ભાઈ વરાદ વરામાં કોઈ જરૂર નથી આ તો હા પેલા પેલા સમજે આ વિજ્ઞાન નું ભાન નતું ને ત્યાં સુધી આપણે એ દેવો વરાવે છે ભગવાન એવું કશું નહીં ભગવાન ભગવાન કેવા છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી ને જેમાં અક્રિયતા છે જેમાં ક્રિયારામ નો ગુણ જ નથી એ સાચા ભગવાન છે વિતરાગ છે નિર્ભય છે કૃષ્ણ ભગવાન કે છે એવા છે પણ હા નહીં સમજ ને જનકભાઈ એવું પૂછે છે જીવ અને આત્મા માં ડિફરન્સ ફેર શું જીવ અને આત્મા નહીં પણ શિવાત્મા અને શિવમાં જીવમાં શિવમાં શું ફેર શિવ એટલે આત્મા શુદ્ધાત્મા શિવ એટલે આત્મા હવે જેને ભૌતિક સુખોની જરૂર છે ભૌતિક સુખોની તે જીવ જીવાત્મા છે અને જેને આંતરિક સુખ પોતાનું પોતાનું સુખ ચાખવું છે એ શિવ છે શું છે પોતાના સુખમાં જ મસ્ત છે મારે બાહ્ય સુખ મારે જોઈએ ને હું મારા પોતાના સુખમાં જ મસ્ત થવું એટલે પછી મારે બીજું કજું રહ્યું જ નહીં આ પૂછી લેજો બધા માયા માયા શું છે માયા શું છે માયા માયા માયા શું છે એમ પૂછે છે માયામાં તમે માનો છો કે નહીં માયા શું છે માયા શું છે તમે કહું માયા માથે સિંગણા લંબો નવલો વાત આગે મારે સિંગડા પીછે મારે ત્યાં કોઈ કોઈના મોઢા પર ટેન્શન વગર માણસ દેખાય છે હું બિલકુલ ટેન્શન નથી નો ટેન્શન આપડે ગાળો પડે તો ટેન્શન કારણ માયા હું શું ને ત્યાં સુધી માયા તમારી બાજુગીરી આપડે બહાર જશે તો વળગી પડશે મારી હાજરી માયા લાય નહીં એ માયા શું છે તમને કહી દઉં આવે માયા એટલે હું જનક છું એ માયાનું આવરણ છે તને અને હું તારું હું કોણ છું એ નક્કી થઈ જાય એટલે માયા આવડી માયા એટલે પોતે પોતાની અજ્ઞાનતા બીજું કોઈ ચીજ નથી માયા નામ જાળવર નથી એ માયા પોતે પોતાની અજ્ઞા પોતે સેલ્ફ ની જ અજ્ઞા પોતાનું ભાન દેવા બેભાનપણે જીવન જીવવું એ નમાયા તો શું જવું તમારું મણીભાઈ મણીભાઈ ખરેખર મણીભાઈ છો ખરેખર શું છો ખરેખર નથી ખરેખર નથી અને વ્યવહાર ને માટે આપેલું નામ છે વ્યવહાર ને માટે આપેલું નામ ખરેખર શું છો આત્મા છું આત્મા છું એટલે મારી બેન ગાળ પર તમે એસી કરતા નહીં ને મારી બેન ટપાલ લેતા રહી ને તમે મારી બેન ટપાલ લેતા નથી તમે આત્મા હોય તો મારી બેન ટપાલ લો નહીં તમે મળી ગયો તો આત્મા ની ટપાલ ના ઓછું થતું જાય છે ધીરે ધીરે ઓછું થતું જાય ગમે એટલું ઓછું કરે ભટેક ભટેક વારો જ ના આવે એ ધીમે ધીમે ઓછું ના થાય હે એક જ દાડો સાત દાડામાં છે પેલા એમનો પરીક્ષિત રાજા ને પરીક્ષિત રાજા ને કર્યું હા સાત દાડામાં એમનો પરીક્ષિત રાજા જતું રહ્યું નહીં અને તમારું હે ત્રણ કલાક નો કાઢી આપું ત્રણ લીધી અને તે ચોવીસે કલાક ભગવાન જાય નહીં પછી ચોવીસે કલાક પણ પછી તરસ્યું પછી બસો ત્રણસો કલાક મારી પાસે કાઢવા પડે તે તમારી સગવડ એવું નહીં પાછી નોકરી છોકરમાં આવી તમારી સગવડ જો અમે લગભગ મહિનો હવા હવા મહિનો રહેવાના છીએ કે તમે અમે જો હોય તો ફેરો મારી દર્શન કરી દેવા પડે આ આઠ કલાક અમારા પરિચયમાં આવ્યો છે તો આટલું બધું ફળ મળ્યું છે હવે એના ટાઈમ ચાર્જ આવી રહી છે તો ફળ પૂરેપૂરું મળી જવાનું ભગવાન કાયમ ના રે પછી ખસે તમે કહો કે ભગવાન તમે જાઓ તો એ ના જાય અને આ જ્ઞાન લીધા પછી જો ત્રણ કલાક તમારી પાસે બગાડો તો એક ચિંતા થાય તો બે લાખ રૂપિયા ડોલર બે લાખ ડોલર દાવો મળી જવાનું એવું આ વિજ્ઞાન છે જે શાસ્ત્રો ની પર વિજ્ઞાન છે આપણે ચાર વેદ ની ઉપર નું વિજ્ઞાન છે અમને ચાર વેદ ના ઉપરી કે કારણ કે જે વેદ શું કે છે નેતિ એટલે ન ઇતિ જે આત્મા નો આ કે અમે આ તપાસ કરતા કરતા આવ્યા પણ આમાં આત્મા જડ્યો એટલે અમે કહીએ ધીસ ઇઝ ધ એ આ નથી અંત ને એટલે બેન કે છે જ્ઞાન વાળા પછી પેલા બેન કે છે કે આ જ્ઞાન વાળા પછી તમારે પાછળ ફરવું પડે કે સંસારમાં રહેવાય પાછળ પડે શું થાય જ્ઞાન મળ્યા પછી સંસારમાં રહેવાનું કે તમારી પાછળ પાછળ ફરવાનો છોકરાઓ શું નથી કહેતો મારી પાસે મારી પાસે પાસે ફરવા નહીં કહેતો મારી પાસે ત્રણસો કલાક તમારે ત્રણસો કલાક મારા પરિચયમાં આવવાનું ધીમે ધીમે વહેલું મળું પણ ત્રણસો કલાક પરિચયમાં આવવાનું શું કહ્યું માં આટલા વર્ષ બગાડ્યા હતા આના માટે મુક્તિ માટે મુક્તિ માટે હિમાલયમાં ભટકે છે અનંત અવતાર સુધી ભટક્યા પણ ખોટો પામ્યા નથી હજુ તો એ મુક્તિ એવી હેરી નથી આ સાધુ પણ અનંત અવતાર ત્યાગ કરે છે મુક્તિ નથી બરોબર ને એ તો મુક્તિ કોણ આપે કે જેને પોતે મુક્ત પુરુષ છે સંપૂર્ણ મુક્ત પુરુષ છે જેને ભગવાન પણ વસ થઈ ગયેલા છે તે આપી શકે કોઈ આપી જેના વિગોઈઝમ બિલકુલ છે નહીં જેના બુદ્ધિનો છોડો નથી અમારે નો છોડો ના ભાઈ જે છોટાઈ બુદ્ધિ અમારા હોય ત્યાં કોઈ દુનિયામાં કોઈ ક્યાંક ટાઈમ કરા પછી ના માટે લાભ ઉઠાયેલો જેટલો ઉઠાવાય એટલો ના ઉઠાવો તો અમારે કઈ તમે એમ કેવાય નહીં આવે કે તમે આ કરો આ હોવું જોઈએ આ જોઈએ શું જોઈએ આ તો પહેલું તારે બઉ સરસ થઈ ગયું આ ચાર દાડા ચાર દાડા ના કેટલા કલાક રાતે હું જવાના અમે એટલે વાતાવરણ ની અસર થયા કરે પછી હજુ આઠ કલાક આઠ કલાક પૈસા થયેલો પાંચ અનાદિ ના ભેદ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ જીવો અનંત છે ઈશ્વરો અનંત છે એ બધા માયા ની અંદર અને માયાની ઉપર બ્રહ્મ છે એ એક છે અને પછી એની ઉપર પરબ્રહ્મ છે તે પણ એક આ હિન્દુ કાગળ છે કઈ પેલી બેગ મારે પેલી બેગ માં છે કહો કે બરોબર હિન્દુ તત્વ જ્ઞાન પ્રમાણે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ અનાદિના તત્વો છે શું કે છે એમ કે છે કે હિન્દુ તત્વો જ્ઞાન ના હિસાબે પાંચ તત્વો અનાદિકાળથી છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ છે પર જાય તે બ્રહ્મ અને પરબ્રહ્મ એ એક છે એક જ છે અને જીવો અને પરબ્રહ્મ નો ધંધો છો વેપાર છે પરબ્રહ્મ ભગવાન છે એમનો ધંધો શું કે આપણા પિતા છે તમને બધા ભ્રમ કેવાય શું કેવાય ઈશ્વર તમને સમજે છે એ લોકો ભ્રમ કેવાય અને પછી પોતાનો પોતાનો અનુભવ થાય બ્રહ્મ સ્વરૂપ નો અને જગત છૂટી જાય ત્યારે પરબ્રહ્મ થાય બ્રહ્મ રૂપ થવાનું છે અને પછી પરબ્રહ્મ ની સ્વામી સેવક પાવે ઉપાસના કરવાની સ્વરૂપ થવાનું છે અને સ્વામી સેવક ભાવે પરબ્રહ્મ ઉપાસના કરવાની છે એમ કે બ્રહ્મ સ્વરૂપ થવાનું છે અને પરબ્રહ્મ ની સ્વામી અને સેવક ભાવે ઉપાસના કરવાની છે બ્રહ્મ સ્વરૂપ થવાનું છે અને પરબ્રહ્મ તો છે બ્રહ્મ સ્વરૂપ તો તમારા ઇન્ડિયન માટે છે ફોરેન માટે જીવ સ્વરૂપ છે તમે બ્રહ્મ સ્વરૂપ છો બ્રહ્મ સ્વરૂપ કોને કહેવાય આ તો બધું એવું છે ને કે પુસ્તકમાં તો આ લોકોએ આચાર્ય પાછળ વેદાંત ક્યાં રહ્યું અને આચાર્ય પોતાને મગજની બુદ્ધિ મારી મારી લોકો મારી નાખ્યા હિન્દુસ્તાનમાં એક માણસ થયો નથી મારી નાખ્યા લોકોને બધા રોગ એમાં ને એમાં શું ગુણ છે હવડા છે એમાં એમાં ગુણ શું કહ્યું હવે બ્રહ્મ શું છે કે જે પુનર્જન્મ સમજે છે તે એમ જાણે છે કે આ પૂર્વનો મારા વેર છે આ મારો મારે એની રહ્યા શું વેર છે એટલે પોતે કાયમ નો કેવું જાણે છે પોતાની જાતે એ ભ્રમ સ્વરૂપ કહેવાય આ લોકોને કહીએ તો કાયમ નું ના થાય સમજાય ને ભ્રમ સ્વરૂપ એટલે શું કાયમ નો શું એવું જાણે છે પણ પરભ્રમ કોને કહેવાય આ સંસાર કાયમ નું શું જાણે છે પણ સંસાર ભ્રાંતિ આ જગત ની ચીજો હજુ રપે છે જરૂરિયાત છે ભૌતિક ચીજો ત્યાં સુધી ભ્રમ પરભ્રમ ના કહેવાય બ્રહ્મ ને પરબ્રહ્મ તો કોઈ થઈ શકતું જ નથી બ્રહ્મ અને પરબ્રહ્મ તો કોઈ થઈ શકતું જ નથી એવું એમનું એવું એવું જાણે છે એવું હોય તો વસ્તુ શબ્દ જ ના હોય મૂકવાની જરૂર ના પડે શાસ્ત્ર માં આવું ક્યાં પરબ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલા હોય તો જ વસ્તુ આવે ને અચ્છા બધું આપણું અધૂરું જ્ઞાન હોય ને એનાથી બધું તકલીફ થાય ઉપનિષદ ને કઠોપનિષદ આ બધું જો વાંચો ને તો ખબર પડે કે કરતા કયો જ નથી આ વાતો ક્યાં કરવાની જાઉં રોકડું પૂછવાની જરૂર થઈ તમે પૈસા પૈસા હાલો ના હાલો તો મને ના રોકડી છે ડ્યુટી છે કેશ બેંક કહું છું તમે માગો આપવા તૈયાર છું યોગક્ષેમ હાથે આપું યોગક્ષેમ એટલે તમારું યોગક્ષેમ બધું આપું બરાબર કારણ કે મારા બુદ્ધિ નથી અને મારા વિઘોજન અને હું નિમિત્ત છું શું છું હું શું છું નિમિત્ત નિમિત્ત બુદ્ધિ નથી ઇગોઇઝમ નથી બુદ્ધિ ઇગોઇઝમ ના હોય તારે કરી શકે નહીં તો આ બુદ્ધિ વાળા તો કશું હે તમે જરા કહો નઈ જગત ની તમારું અક્કલ વગરની વાત છે ફેણ મળે તો આપડે ના કહ્યું હું હું ફેણ્યો તું ફેણ્યો ત્યારે પાર આવે આ કોઈ ખરો હવા પુરુષ દર્શન થાય કામ કાઢી શું કહે પછી અમે તો હે અમે અમને કશું નાના કહીએ બહુ એકર કે ને એટલે અમે કહીએ કે મણી અમે તમને વિનંતી કરીએ છીએ બહાર જુઓ હવે અંધારું થવા આવ્યું છે ત્યારે કે ના માર ખુલ્લું અજારું છે તો અમે ફરી પૂછીએ વિનંતી કરીએ ફરી જોયા ને ના અજારું જ છે એટલે અમે પછી ચાલો અમારી ભાઈ તમારી દ્રષ્ટિએ બરોબર છે તમને જે અમારી દ્રષ્ટિએ અમે ચાલો હું ક્યાં બેહરું તો હજુ કારણ કે હવે રોજ મને મળે અરે ધીસ ઇઝ કેશ બેંક એટલે કેશ બેંક હોય તો તપાસ બેંક હોય રોકડી આપતી હોય તો કેશ શું હતું અને પછી પેલો સિક્કો હાલે સિક્કો આપે મને ખાતરી શું એટલે મને ના બોલાય અહીં તું મૂર્ખ દેખાય રોકડું હોય તમે આ ક્યાં પરીક્ષા કરવાનું છો ધાર્યું મારો અત્યાર સુધી રોકડું બોલનારો આ દુનિયામાં કોઈ મળ્યો નહીં હોય તમે શું અને તેથી હું તો ઓપનલી કહું છું the cash bank of divine solution તું જે માગવું આપવા તૈયાર દિવ્ય ચક્ષુ નિર્વિકલ્પ માંથી તમે જે માગો એ બધું ભગવાન ની કૃપા થી કઈ પણ ઈચ્છા નથી મારી ભગવાન ની ઈચ્છા થી એમની કોઈ બી ઈચ્છા નથી ભગવાન ની કૃપા ભગવાન ની કૃપા થી એમને કોઈ પણ ઈચ્છા નથી તો પછી પછી માગવાની જરૂર નહીં માગવાની જરૂર જ નથી હા હજી એવું છે ભિખારી હોય તેને માગવાની જરૂર જે ગરીબ શ્રીમંત છે માગવાની જરૂર છે કઈ જ ઈચ્છા નથી શું કે કઈ ઈચ્છા નથી ઈચ્છા ના હોય ને ખરાબ થઈ ગયું પછી રહ્યું જ કહીશું ને જય એવું કરવું નહીં ખુબ ગાળો એનું નામ હતા અમારી જરા માજરી હતી માજરી માજરી શરીર બહુ મોટું હતું તે દાળ પાતળા હતા તે દાદા બળેલા હતા પછી થયા બે વાર લગ્ન કર્યું બે વાર પરણેલા મારી ઉંમર પંદર વર્ષની ચૌદ વર્ષની પંદર વર્ષની અને એમની એકત્રી વર્ષની ઉંમર શું કહ્યું તમને શું બહુ તમારી જોડે તમે શું કહ્યું તમને બહુ એ કરતા હતા ગાળો પડતા તમને માણસ ખરાબ માણસ છે છોકરો નરાશ છે અક્કલ વગર છે અને પછી પાસ થયો ફિફ્થ માં બહુ સારો છોકરો જો ને હોશિયાર છે પાસ થઈ ગયો માણસ બહુ ચોખ્ખા છે તારા માણસ ચાલો તમે કેતા હતા ને મને કીધું પ્રશ્ન પૂછતી નથી પછી વાળા છે ને પેલા ભાવના કઉ છો તમે કેતા હતા ને કે હું પૂછતી નથી પ્રશ્ન તો હવે હું એક વિચાર હું કાયમ ગૂંચવાઉં છું કયા ભગવાન ને ભજવા તમારે તમારા મનમાં કૃષ્ણ ભગવાન હોય કે માતાજી હોય કે બીજા હું છે ને કૃષ્ણ ભગવાન માં નાનપણથી બહુ માનું છું મારા સાસુ ને મારા બા માતાજી માં બહુ માને હવે હમણાં થોડાક દિવસ પહેલા મને એક માતાજી નું બહુ સપનું સારું આવ્યું હતું પણ મને ખબર ના પડી એનો અર્થ શું છે તો મને ગુચવાઈ દેવાય છે કે કોને ભજવા એવું છે અથવા શરીર માટે તો માકડી માતાજી ને ભજીએ તો શરીર સારું રહે બીજું સારું રહે અને ભગવાન ને ભજીએ તો બીજી બધી ક્લિયરન્સ રહે તો બરોબર એટલે માતાજીને વાંધો નહીં રાખવાનો માતાજીને અમારી જોડે બધા આવે ને બચા પાંચે તે બધા દર્શન દર્શન કરવા પણ રાખવા તો એક જ જોઈએ ને ભગવાન મન તો એક ઉપર જ રાખવું જોઈએ ને મન તો એક ઉપર જ રાખવું જોઈએ એક જ ભગવાન ની ભક્તિ કરવી જોઈએ ને કયા ભગવાન મને કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા વધારે છે કે મને કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા વધારે છે હા તો કૃષ્ણ ભગવાન ની કરવી ઓળખી ને કરવી ઓળખ્યા કરીએ સી રીતે કૃષ્ણ જોઈ બીજા શી ઓળખાણ કોણ આપે એ આપે આપી દઈશ ને ઓળખાણ જોઈએ ઓળખાણ કરી આપીશ તને હા બસ ઓળખાણ કરી એને છોડીએ જ કે છે હસબન્ડ કે છે કે તું મને ના છોડી દઈશ પછી કે છે ના છોડી દે નહીં ને પછી વધારે તમને વળગે અત્યારે કકડાટે થાય પછી કકડાટે નહીં થાય કોક દાડો થઈ જાય તો એ આપણને સપનું આવ્યું હોત એનું નિરાકરણ કે શું એનો શું અર્થ થાય એવું કે ખરા કેમકે મને એક થોડા દિવસ પહેલા તો મને ખબર નથી પડતી એનો શું અર્થ થાય કઈ જ મેં હમણાં જ આવ્યો થોડા દિવસ પહેલા આવ્યો તને કેવું નાગરભાઈ ના હા કે અમારું ઘર તો બધું છોકરા બોકરા બધા ફૂલ ખીલી ગયા છે કે આખો દડો આનંદ આનંદ આનંદ આનંદ આનંદ પેલા દસ હજાર લખાયા છે શું નામ કુમાર નહીં પેલા હા પેલા હાડું પ્રભુભાઈ મગન હારી વાળા સાસરી વાળા પ્રભુભાઈ હા પ્રભુભાઈ અને ફાધર નામ નાગર નાગર હા બરાબર karma માનવું જયારે બધા હા બધા સુખ મળ્યા પણ આ નતું તેને આવ્યું એટલે ફૂલ ખેલી આની જ ઈચ્છા હતી કેમ કરીને આક્રમણ છૂટે ડોલર હોય સ્ત્રીઓ છોકરા બધું છે અક્રમણ ચીટી કેમ કર્યા મેં પ્રભુદાસ નામ કહ્યું તમે ચીટ કર્યા ને કુશાલ મને કેતા હું છે તરુલ હતા છું લોકો કેતા નતા હું લતા હતા મારું નામ તરુલ દત્તા કહીએ હું એમ કહીએ તો કઈ છેતર્યા ના કહેવાય આપણે આપણે એમ કે તમે ખરેખર તવડત જ છું તમારે જે થાય કરો કે ચાલ્યું ગયું હતું ભારે અમેરિકામાં ગાડું ચાલ્યું તમારી ભાવના હતી ફરી તમારી બે ની ભાવના ખરી હતી ભાવના હતી કે અમેરિકા કરશે હેલ્પ કરશે ઇન્ડિયાનું ગજુ નહીં ઇન્ડિયાનું આ તો બધા એ આ દેહાસર છે એટલે એટલે આલે છે તો આલે કે નહીં પાંચ હજાર ના આપે લાખ આપે અને બધા લોક અહીંના સરળ વધારે દાદા અમેરિકામાં જે આપણા ભારતના બધા ભાઈ બહેનો છે બધા સરળ વધારે હે બધા સરળ વધારે અહીંયા દાદાની પાછા આવે એટલે અને આ એને લાગે પડી ગયેલો સરળ ડોક્ટર ની બેને એક કાગળ લખીને આપીશ હા કે હું પહેલી સાલ એક હજાર આપીશ અને પછી મહિને મહિને બસો રૂપિયા કરીશ બરાબર એકદમ કાઢું તો મારા હસબન્ડ ના મનમાં એમ થાય <laughs> પછી મહિને મહિને બસો રૂપિયા કરીશ તો આ જ લઉં સારું આપડે છોકરા તો ખાવા પીવાનું ચાલુ કરાય બરાબર હવે આ એક રાજા માણસ એના હાથમાં ડોલર એવું કઈ કરે ને જવાબ નથી હા દાદા બાકી માણસ રાજા છે સચિદાન સિંહ ને તેના ભાઈએ આપડે એક ફેરો પાંચ ડોલર મોકલ્યા હતા આપડા છે તે તો આપડે ગયા હતા ને અશીલાબેન તો હા સુનિલભાઈ એટલે કે પેલો પાંચ મોકલ્યા હતા પેલો હો મોકલ્યા હતા પણ મને બસો દોડ મોકલ્યા હતા પહેલી સાલ પણ તમારે મનમોહ દિલ નો રાજા પછી જવાબ ના હોય શું કરે એટલે એનું કઈ જવાબ આવે એવું કઈ આપડે વેચી કરીએ કઈ દાદા હારું શું ના થયું ચિંતા એક પણ થઈ નથી ના પણ ના થાય દાદાની રખો પૂછે અહીંયા આગળ આગળ અમારે બધાની જોબ જતી હોવાની એવું જતી રહી છે ને આ જોબ આગળ આની એવું જતી બધાની જોબો જતી રહી જોબ મળતી નથી લોસ એન્જલસ માં જોબ મળતી હતી હા તે કે દાદા અમારે એટલે મારે મળે છે ભલે મળે શું ભાઈ કરી ને ખાવાની થાળી કાલથી જામી ગયો છે ને પાછું ફરી દાદા દર્શન થયા પછી બરોબર જામ્યું છે ખુબ તન્મય આઘાત થઈ જાય શું માસીનો આપડે બહુ લેતા નહીં પેલા મોકલશો નઈ અમારે કશું જરૂર નહીં પુસ્તક ને તે ઠેકાણું હતું ને પુસ્તક છાપવાનું શું કરવાના આવવાના બસો ડોલર હજાર પેલી ટેબ આવે એને કઈ કરી આવ્યો જોબ બોબ ચોપડી દેખાડો દેખાડો બરોબર ધંધુકાર કરશે લઈ મળશે કરે ખરું આગળ પડી જશે રાજેશ્રી મન નો મારા ભાઈ તો કરમચંદ અત્યારે જોબ હવે ચાલુ છે એટલે જ હાઉસ છે તો રહે છે છે હજુ અમે સાત મિનિટ લીધું અઢારસો નહીં બધી ગાડીઓ બેહરી પણ આ નહીં બેહરી નહી બીજી મોટી મોટી ગાડીઓ બધી બેહરી આપડે ઘેર જ ભણ કૃષ્ણ ભગવાન આવ્યો ને તે કૃષ્ણ ભગવાન ત્યાં બોલે તરત તારે એને જોબ ને માટે મેં કર્યું છે આજે વિધિ કરી છે એની જોબ ને માટે શું છે દેખાય કરવાનું શરૂ કરશે ભાઈ પૂછે છે કે આપે ગઈકાલે કહેલું કે જગતમાં બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે આત્મા પણ પરિવર્તનશીલ છે તો કે ચૈતન્ય પરિવર્તનશીલ કઈ રીતે હોઈ શકે જરા ચૈતન્ય પરિવર્તનશીલ કઈ રીતે હોઈ શકે જરા સમજાવો એના જે ગુણ છે ને જરા આગળ આવશે આગળ ચૈતન્યના ગુણધર્મ છે પોતાના ગુણ છે અને પછી ધર્મ છે ગુણ એ કાયમ ના છે અને ધર્મ પરિવર્તન છે કેવા છે જેટલી ચીજો આ જગતમાં છે પરમાનન્ટ સનાતન ઇટરનલ એ બધાને ગુણ અને ધર્મ બંને હોય ગુણ અને ધર્મ આત્માના ગુણ ગયા તો કે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત સુખધામ બીજા ઘણા ગુણ છે આ બધા જે ગુણ છે તે એના કાયમ ના પરમાનન્ટ હવે ગુણ છે અને ધર્મ છો અહીં જે પરમાનન્ટ ગુણો છે અનંત જ્ઞાન જ્ઞાન એટલે પ્રકાશ એક જાતના તે પ્રકાશ એનો એનો જે ભાગ અવસ્થા થાય તે પરિવર્તનશીલ હોય અવસ્થા એટલે જ્ઞેયના પ્રમાણે જ્ઞાન ફર્યા કરે જ્ઞેય પરિવર્તનશીલ છે એટલે જ્ઞાન પણ પરિવર્તનશીલ થાય દર્શન પરિવર્તન છે એટલે દ્રષ્ટા પણ પરિવર્તનશીલ થાય એ આધારે પોતે પોતાના અવસ્થા હોય એ અવસ્થા પરિવર્તનશીલ હોય સમજાય થોડું ઘણું સમજાય એટલે આ જગત દરેક વસ્તુ એના છ ચીજ છે આ જગત માં આ વર્લ્ડ છ પરમાનન્ટ વસ્તુ નું બનેલું છે તેમાં એક ચૈતન્ય છે તે એના ગુણધર્મ છે એટલે એના ગુણ છે જે કાયમ ના છે અને જેમ સૂર્ય નો પ્રકાશ એનામ કાયમ નો પણ આ જે કિરણો પડે છે એ પરિવર્તન થયા કરે એ રીતે આ ચૈતન્ય ના પરિવર્તન પછી આ બીજું જળ છે ને પરમાણુ તે પણ પરિવર્તન થયા કરે પછી ત્રીજું જળ પરમાણુ માં કઈ કઈ વસ્તુ આવી જયારે પરમાણુ કે છે અણુ અણુ કે છે ને તેમાં કઈ કઈ વસ્તુ આવી પૃથ્વી પાણી વાયુ અને તેજ આ ચાર વસ્તુઓ આમાં એકમાં આત્મય આ પછી આ તો ભેદ પાડે લબ્ધા પાડ્યા ટક્કર કરીને પણ આ બે ચાર ને એક કરવી હોય તો એ અણુ મોજાય અને રૂપી મોજાય રૂપી એ ઇન્દ્રિયો થી ગમ્ય થઈ શકે ઇન્દ્રિયોથી દેખાય આત્મા અરૂપી ઇન્દ્રિય ગમ્ય નહીં આ છ તત્વો જે અવિનાશી છે એમાં પાંચ અરૂપી છે અને આ એકલું જ રૂપી છે આ જે આ દેખાય છે બધું એ રૂપી તત્વ અણુમાંથી ઉભું થયેલું છે એમાંથી જળ વાયુ આકાશ નહીં આકાશ સ્વતંત્ર તત્વ એટલે આ બે તત્વ મેં તમને કહ્યા એક રૂપ અરૂપી આત્મા રૂપી અણુ પરમાણુ હવે ત્રીજું તત્વ કયું તર આ બેને હલન કરવાની શક્તિ નથી હલન અને ચલન એ કરવાની શક્તિ નથી એટલે એને પરિવર્તન એને હલ પરિવર્તનશીલ તો એનો સ્વભાવ છે પણ હલન ચલન હલન ચલન એટલે અહીંથી સો મિલ પાંચસો મિલ હજાર મિલ જવું હોય તો પોતામાં એ ગુણધર્મ નથી તે એને હેલ્પિંગ કરનારું ગુણ છે એને એને ગતિ સહાયક ગુણ કહેવામાં આવે ગતિ સહાયક ગતિ સહાયક એટલે જે ઈચ્છા થાય ભાઈ કે ગતિ ચાલુ થઈ જાય હવે ગતિ સહાયક ગુણ હોય તો કે છે અહીંથી જાય ચેતન આપણા થાપડા ઉડે છે ને થાપડા એ છે તે ગતિ સહાયક ના આધારે ઉડે છે પણ પાછો સ્થિતિ પડે છે એક જગ્યાએ એ સ્થિતિ સહાયક ના આધાર પડે છે પાછા એટલે બીજું સ્થિતિ સહાયક તત્વ છે જો ગતિ સહાયક એકલું હોત તો પરિવાર ફરિયાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે ભલે પાર ના હોય એટલે સંસારી કાર્ય થાય નહીં એટલે સ્થિતિ સહાયક ગુણ છે એટલે ચાર ચાર તત્વો થયા પાંચમું આકાશ છે પાંચમું આકાશ તત્વ અને છઠ્ઠું કાળ ટાઈમ આ ટાઈમ શું કામ કરે છે નવા ને જૂનું કર્યા કરે નિરંતર એની અવસ્થા બદલાયા કરે છે ટાઈમ એટલે આ ટાઈમિંગ હશે એ નીકળી જાય વસ્તુ નથી એના અણુઓ છે ટાઈમિંગ ના તે અત્યારે ઉપર આકાશમાં એવા અણુઓ ઉભા રહ્યા છે કે જે કૃષ્ણ ભગવાન બોલ્યા હતા તે આજે બોલાવી શકાય પાછા જો એવી એવું જાણતો હોય તો હા એના શબ્દો ભાઈ બોલે અત્યારે એટલે કોઈ શબ્દ નકામો જતો નથી માટે બોલવું નહીં ખરાબ કોઈ વસ્તુ બોલશો નહીં નહીં તો એ શબ્દો તમારે જ્યાંથી પૂરા તમારે રજળપાટ કરવો પડશે ને આ બે જવાબદાર જગત નથી બિલકુલ જવાબદારી વાળું છે વધતું ઓછું બોલવાનું હા દુનિયામાં એટલે ત્યાં હવે આકાશ શું કરશે તમારી સ્પેસ આપે છે જીવ માત્ર ને સ્પેસ આ સ્પેસ બધાને મળે છે તે આકાશ આ છ થઈને તમારા શરીરમાં છ વસ્તુઓ છે તેને લઈને અવસ્થાઓ ઉભી થઈ એની અવસ્થાઓ વિનાશી હોય અને તત્વ અવિનાશી હોય એટલે તત્વ બધા ભેગા થયા એટલે અવસ્થા ઉભી થઈ અને પરિવર્તનશીલ એટલે હવે સતત્વો તમારામાં પરમાનન્ટ આવ્યો પછી લગ્ન કર્યું એટલે છ એમ ન એટલે આપણું તો મોટું આખું એસોસિએશન થયું બાર બાર ભાગીદાર સિક્સ પાર્ટનર સોમાં સિક્સ પાર્ટનર એમાં એ માર ઝઘડા ઝઘડા આમાં છ માં જ બાર વખત ઝઘડા હતા એ છ પાસે બીજા આવ્યા હવે તેમાં છે તે આ એટલું જ કે આ મેં કર્યું આ મારું છે નામ છે પેલા કે તું શાનો એટલે હું અત્યારે આ બધી વસ્તુ અમારી વપરાય આ સ્પેસ મારી વપરાય હરકા ભાગીદાર છીએ એટલે આ બધા ઝઘડા ચાલે છે એટલે છૂટો થઈ જાય ને એક બરો પોતાનું આ જાણી જાય પછી બધું ઝઘડો ના આવે આ બધું અજ્ઞાનતા ચાલ્યા કે લૌકિક રીતે એના તોફાન ચાલે છે હવે મારા છે ને એવું આ દુનિયા ત્યાં ધોવાનું તો કેલા ધોવાણી નહીં તો બધું ગુતરાયા કરે એટલે છ તત્વ નું આ જગત દેર સિક્સ ઇટર્નલ શું કહ્યું આને દેહ ને પંચ તત્વ કે છે ને તે તો બે જ તત્વ છે એક આકાશ અને પેલા ચાર તત્વ નું એક જ તત્વ છે શું છે તત્વ અંદર અંદર છે પણ દાદા પરમાણુ જે હોય એની અંદર સ્પેસ તો આવી ગઈ ને એટલે આ વિજ્ઞાન થી બધું ઉભું થયેલું જગત જેમ ટુ એટલે ભેગા થઈ જાય ઉપર તો પાણી થાય કે ના થાય વાતાવરણ મળી જાય તે તોટી ઉઠવી પડે ઉપર વાતાવરણ મળ્યું નથી એટલે તૂટી પડતું નથી વાતાવરણ અમુક પ્રકારનું મળી જાય એ તૂટી પડે સમજ પડે ને એટલે આમાં ભગવાન ની કઈ જરૂર કોઈ માણસ આટલું પોઈઝન ખાઈ જાય તો ભગવાન ની કઈ જરૂર હોય છે હે અને મારું કહેવાનું ભગવાન ભગવાન ભગવાન છે ભગવાન ને ઓળખ્યા નહીં અને ગમે તેવા આરોપ કરવા ભગવાન બનાવનાર છે ક્રિએટર છે ભગવાન મારું આ કર્યું તો આપણા લોકો શું કરે કમાયો તો હજુ હું કમાયો ખોટ ગઈ ભગવાન કાઢી આવું આપણા લોકો આવું ખોટા આરોપ આવ્યો મિનિંગલેસ ભગવાન પર આરોપ લાગતો જો તારા આરોપ આપવા બે રીતે આપ કમાયો તો ભગવાન આલ્યું છે મને લઈ લીધું તો ભગવાન એવું બોલ્યું પણ આ તો તું કમાયો ત્યાં તું અને કોટ કહેતો આને તો કોકની જોડે તારી જોડે આવું કરું તો તું દાવો મળું મારી પર કે મારી પર મારા આક્ષેપ આ ભગવાન દાવો નાખે એટલે તું પણ એના ફરતો તારે ભોગવવા પડશે ભોગવવા પણ ના પડે ભગવાન પર આરોપ આવે ફળ ભોગવવા પડે ના પડે આને આપીએ તેના કરતા વધારે ને જવાબદારી વાળા છે તેથી અમે સાચી વાત કહેવાની કરી તે બહાર તો કહેવાય નહીં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ એ તો લોકો માં કશું રહે ના આ તો વિચારક માણસો ને કહેવાનું વિચારક